વ્યવહારમાં ભગત અને જ્ઞાની તું હી તું હી થી સંસાર છે મોટા મોટા ભગતો બધા આરોપિત જગ્યાએ છે માટે આકુળતા વ્યાકુળતા રહે અને સ્વમાં રહે તો સ્વસ્થતા હોય આકુળતા વ્યાકુળતા ના રહે નિરાકુળતા રહે ભગતો ખુશમાં આવે તો ગેલમાં આવી જાય ને દુઃખમાં ડિપ્રેસ થઈ જાય આ ભગતો જગતની દ્રષ્ટિએ ગાંડા કહેવાય ક્યારે ગાંડું કાઢે એ કહેવાય નહીં નરસિંહ મહેતાના મહેતાણી જવાના થયા ત્યારે હરિજનવાસમાંથી ભજનો ગાવા માટે બોલાવવા આવ્યા તે તો ગયા અને આખી રાત કીર્તન ભક્તિ ભજનો ગાયા એક જણ સવારે આવ્યો ને કે મહેતાણી ગયા તો મહેતાએ ગાવા માંડ્યું ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ પણ આ લૌકિક ના કરવું પડે કરવું જોઈએ પણ આ તો ગાંડા કાઢે જ્યારે જ્ઞાની પુરુષ વ્યવહારમાં કોઈ જગ્યાએ કાચા ના પડે લૌકિકમાં એક્ઝેક્ટ ડ્રામા કરે ડ્રામા ક્યાંય ના ચૂકે તેનું નામ જ્ઞાની જ્યાં જે વખતે જે ડ્રામા કરવાનો હોય તે અમે સંપૂર્ણ અભિનય સહિત કરીએ આ અમે કામ ઉપર જઈએ ત્યાં બધા કહે કે શેઠ આવ્યા શેઠ આવ્યા તે ત્યાં અમે શેઠનો ડ્રામા કરીએ મોસાળમાં જઈએ તો ત્યાં બધા કહે કે ભાણાભાઈ આવ્યા તે ત્યાં અમે ભાણાભાઈનો ડ્રામા કરીએ ગાડીમાં અમને પૂછે કે તમે કોણ તો અમે કહીએ કે પેસેન્જર છીએ અહીં સત્સંગમાં આવીએ ત્યારે જ્ઞાની પુરુષનો વેશ ભજવીએ અને જાનમાં જઈએ તો જાનૈયા થઈએ ને સ્મશાનમાં જઈએ તો ડાગુ થઈએ પછી એ ડ્રામામાં જરાય ફેરફાર ના હોય એક્ઝેક્ટ અભિનય હોય ડ્રામામાં કાચા પડે એ જ્ઞાની ના હોય ગાડીમાં ટિકિટ ચેકર ટિકિટ માગે તો ત્યાં અમારાથી ઓછું કહેવાય કે અમે જ્ઞાની પુરુષ છીએ દાદા ભગવાન છીએ ત્યાં તો પેસેન્જર જ અને જો ટિકિટ પડી ગઈ હોય તો ચેકરને કહેવું પડે કે ભાઈ ટિકિટ લીધી હતી પણ પડી ગઈ તે તારે જે દંડ કરવાનો હોય તે કર ભગતો ધૂની હોય ધૂન શબ્દ ધ્યાન પરથી થયો ધ્યાનીનો અપભ્રંશ થઈ ગયું તે ધૂની થઈ ગયું એક જ બાજુ ધ્યાન તે ધ્યાની એક ધ્યાનમાં પડી જાય એટલે ધૂન લાગી કહેવાય તે ધૂની થઈ જાય એક અવસ્થા ઉત્પન્ન થઈ પછી તેમાંને તેમાં ભમ્યા કરે તેને ધૂની કહે છે ધૂની તો પોતાના સ્વરૂપમાં થવા જેવું છે તેથી ધ્યાતા ધ્યેય ને ધ્યાન એક થાય દાદા આ વિમ્ઝિકલ કે એ ધૂની જ કે એ ધૂનીના પિતરાઈ થાય ધૂનીને પૈસાની પડેલી ના હોય અમારી પાસે ધૂની આવે તેનું કામ જ નીકળી જાય ધૂનીને સંસારમાં લોકો સુખ પડવા ના દે ગોદા મારમાર કરે ભગતોને બિચારાને સુખ ના મળે લોકો તેમને ગોદા મારમાર કરે ભગતોને લોકોનો બહુ માર પડે કબીરે બિચારાએ બહુ વાર લોકોનો માર ખાધેલો એકવાર દિલ્હીમાં બબલોને બબલી જોડે ફરે ને બચ્ચું કેડે રાખીને ફરે તે કબીરને બહુ દયા આવી કે આ શી રીતે જીવે છે એટલે એ કૂંચી ટેકરી ઉપર ચડ્યો ને મોટે મોટેથી ગાવા માંડ્યું ઊંચા ચડ પુકારિયા બૂમત મારી ભોત ચેતનહારા ચેતજો શિર પે આયા મોત માથા પર મોત આવ્યું છે ને આ બાબાને ને બેબીને બગલમાં ઘાલીને ક્યાં ઘૂમો છો તે બીબી ને બીબીના ધણીએ અને બીજાઓએ ઊભા રહીને જોયું કે એ ગાંડિયા ક્યાં બોલતા હે તે પછી બધાએ એને ખૂબ માર્યો કબીર તો સાચા ભક્ત અને ચોખ્ખા માણસ એટલે મારે બહુ ખાધેલો ચોખ્ખે ચોખ્ખું ના બોલાય વાણી કેવી હોવી જોઈએ હિત મિત પ્રિય ને સત્ય આ ચાર ગુણાકાર વાળી હોવી જોઈએ ગમે તેટલી સત્યવાણી હોય પણ તે જો સામાને પ્રિય ના હોય તો તે વાણી શા કામની આમાં તો જ્ઞાનીનું જ કામ ચારે ગુણાકારવાળી વાણી એક જ્ઞાની પુરુષની પાસે જ હોય સામાના હિત માટે જ હોય સહેજ પણ પોતાના હિત માટે વાણી ના હોય જ્ઞાનીને પોતાપણું હોય જ નહીં જો પોતાપણું હોય તો તે જ્ઞાની ના હોય કબીર એક દિવસે સાંજે દિલ્હીમાં ફરવા નીકળ્યો રસ્તામાં બહુ ભીડ હતી તે જોઈને તે ગાવા માંડ્યો માનસ ખોજત મેં ફિરા માનસ કા બડા સુકાલ જાકો દેખી દિલ ઠરે તાકો પરિયો દુકાલ માણસો તો ઘણા છે પણ દિલ ઠરે એવો ના હોય ને દિલ ઠરે એવો માણસ તો સમુદ્રની સપાટી ઉપર હોતો હશે એ તો દરિયામાં પાંચ ફૂટ નીચે હોય ઉપર ખોળે તે ક્યાંથી જડે કબીર સાચો ભક્ત હતો સાચા ભક્ત તો કોક જ હોય એક વખત એક રાજા બહુ ઉદાર હતા એક દાડો મહેલમાંથી બહાર આવ્યા અને તેમણે ઘણા માણસો જોયા પ્રધાનને પૂછ્યું કે આ લોકો કેમ આવ્યા છે પ્રધાન કહે કે આ લોકો ભૂખ્યા છે તેથી ખાવાનું માગવા આવ્યા છે રાજાએ કહ્યું કે તો પછી રોજ આ માણસોને ખાવાનું આપો ધીરે ધીરે માણસે માણસે વાત પહોંચતી થઈ ગઈ ને ટોળે ટોળા રોજ રાજાને ત્યાં જમવા આવવા માંડ્યા પ્રધાન તો વિચારમાં પડી ગયો કે આ ફસામણ થઈ રોજ હજારો માણસો આવે છે તે શી રીતે પોષાય તેમણે એક યુક્તિ ખોળી કાઢી ને રાજાની પરવાનગી લીધી પછી જાહેરમાં કર્યું કે આવતીકાલે રોજ જે ભક્તો જમવા આવે છે રાજા તેમનું ભક્ત તેલ કાઢવાના છે તો બધા જરૂરથી આવજો તે બીજે દાડે બે જ જણ આવ્યા પોતાનું તેલ કઢાવવા કોણ આવે બે સાચા ભક્ત હતા તે આવ્યા બેન તમારે મોક્ષ જોઈએ છે કે બીજું કશું જોઈએ છે મોક્ષ કરતાં ભક્તિ કરવાની મળે તો સારું તમે અત્યારે ભગવાનની ભક્તિ કરો છો તે ભગવાનને ઓળખો છો એ ભગવાન કઈ પોળમાં રહે છે કેટલા ઊંચા હશે તેમને કેટલા છોકરા છે તેમની માનું બારમું કર્યું છે કે નહીં તે તમે જાણો છો ભક્તિ કરીએ તો જ સાક્ષાત્કાર થાય ને અનંત અવતારથી તમે છો કયા અવતારમાં તમે ભક્તિ નહીં કરી હોય ભક્તિ અનંત અવતારથી ભગવાનને ઓળખ્યા વગરની પરોક્ષ ભક્તિ કરી તેનાથી કંઈ જ મળે નહીં ને જાત્રાઓમાં ભટકવું પડે તે શું ભગવાન ત્યાં બેસી રહ્યા હશે આખું જગત ગૂંચાયેલું છે બાવલા બાવલી સાધુ સંન્યાસીઓ બધા જ ગૂંચાયેલા છે તેવા કેટલાય ગલીઓમાં ભટક ભટક કરે છે કોઈ હિમાલયમાં તો કોઈ જંગલમાં ભટકે છે પણ ભગવાન તો જ્ઞાની પાસે જ છે બીજે જ્યાં જશો ત્યાં ડખો ડખો ને ડખો જ છે મનુષ્યના અવતારમાં જ્ઞાની પાસે આત્મા ના જાણ્યો તો બીજે બધે ડખો છે તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછજો અહીંયા છેલ્લા સ્ટેશનની વાત છે